જય સચિદાનંદ ડ્રિંક અને મટન બંને ખોટું બહુ ખડાયો નહીં આ મુસ્લિમો દાળ ખરો મુસ્લિમ તો હોય ને તે દાળ તપકો પડ્યો એટલે ખોટું કાપી નાખે મુસ્લિમો ઘણા મુસ્લિમ હોય સચ્ચા મુસ્લિમ હોય તો એ તો દાંડી કા એક Yeah, he's a, he's a true Muslim. He, yeah, he has a drop of whiskey or brandy, he'll cut his skin. Why ask him why? એ કાપી કેમ કાઢે મુસ્લિમ इतना बड़ा खराब है ये चीज so dangerous because whiskey is so dangerous bad you know he didn't want to have बहुत any खराब। bad effect probably on his body मुस्लिम लोग इतना बोलता था इंडिया हिंदी हिंदुस्तान हाँ आर्य लोग कितना बोलता है अपना आर्य लोग कुछ नहीं होना चाहिए हम्म शक्ति मांगो दादा भगवान की ऐसा आर्य लोग अपने इंडियन आर्य बोले ना, कि अनारी है हाँ આર્ય હે આર્ય અનારી પેલા જોયેલા નહીં બધા તો આર્ય અનારી થઈ ગયા બિચારા પીતા ખાતા પીતા થઈ ગયેલા ઘણા એ કેમ અનાડી થઈ ગયા એ લોકો ત્યાં હે. ત્યાં કેમ અનાડી થઈ ગયા લોકો કેમ અનાડી થઈ ગયા હા બધા સંજોગ એવા ઉભા થયા થાય જેના જેના આગેવાનો હતા એ બધા કુવા પડે એવા સંજોગો આગેવાનો એવા નીકળ્યા સંજોગો એ બધા ગયા પાછળ બધું કુવા પડ્યું એવું પૂછે છે કે મુસ્લિમ જો વિસ્કી કે દારૂ ને ના પીતા હોય તો માસ કેમ ખાય છે એવું પૂછે છે માંસ તો અડાય ખાવું હોય તો પોતાના છોકરાનું કાપીને ખાવું છે ના મુસ્લિમ લોકો કેમ ખાય છે મુસ્લિમ લોકો કેમ ખાય છે ખોરાક સમજતા આખું <laughs> વર્લ્ડ સમજતું નહીં આ ફક્ત ઇન્ડિયન એટલા સમજે પુનર્જન્મ ને પુનર્જન્મ સમજે છે અને કેટલું ઘઉં ખવાય આપણાથી કે ઘઉંનું ચોખાનું બાજરીનું જુવારનું નું બધા મોસ ખવાય જે જે જીવો ત્રાસ ના પાવે એ જીવો ખવાય તમારે ત્રાસ ના પાવે त्रास नहीं होता है जिस जी को त्रास नहीं होता है वही तो खा सकते हो ये अनाज है गेहूं है આ કદી કયા જીવો ત્રાસ નથી પામતા આ કીડી ને એરિયે ત્રાસ પાવે એટલે એને મરાય જ નહીં ना, મોકન ને એરિયે ત્રાસ પામે મરાય નહીં ना। માખ ને એરિયે ત્રાસ પામે એને મરાય નહીં तो वो त्रास ત્રાસ પામે તેનું નામ ના દેવાય જે ત્રાસ નથી પામતા એટલે આ ઘઉં ચોખા બાજરી આ બધું ચોરમાં બધું ભરેલું હોય છે ને બધું વેજીટેબલ બધું એ ત્રાસ ના થાય બાપાનું કહીએ તો આગા પાસે ના થાય કરી ને તે ખવાય જેનું લોહી અને જોતા ટીતરી ના ચડે એ ખવાય અને માઉસ ખાવું હોય કોઈ બહુ સીરી હોય માઉસ બહાર ખાવું જ છે એમ કે તો જાતે કાપીને ખાધીએ એટલે બળવાનું હોવો ડુંગળી નથી ખાતા પેલા છે બટાકા કારણ શું બટાકા ખાય છે પણ ડુંગળી લસણ નહીં ખાતા બટાકા ખાય છે ખૂબ ખાય છે બટાકા પણ ડુંગળી લસણ નહીં ખાતા ડુંગળી લસણ એટલા માટે કે ગંધા છે તેથી ગંધાય છે શું કહ્યું જાનવર જેવા ગંધાય ને એટલા માટે વધારે તો લોકો ના વૈષ્ણવ ધર્મ ના પાડી ધર્મ માં પણ ના પાડે દાદા ધર્મ જૈન ધર્મ જૈન ધર્મ જૈન ધર્મ તો બધા ગા કંદમૂળ કશું ના ખાવ દુર્ગંધના થયા છે બધા અરે મગજ માં બટાકા ભરે ને તો મગજ માં બટાકા ભરેલા જોયા કેમ <laughs> લોકો મગજ ને શું બટાકા ભર્યા છે પટેટો નહીં જોયેલા બટાકા વધારે થાય ને પછી ચિંતા એવું બટાકો તો ખવાય નહીં તારામાં ટૂંકો બધા ઠીક છે આજના ટાઈમ આખા ચિંતી કાલે હવામાં તમે જતા રહ્યા ચિંતી ટાઈમ અત્યારનો બેન પૂછે છે કે સ્વપ્ન કેમ આવે આપણને રાતે સપના સપનું છે એ બે દેહ નું સપનું છે આ દેહ એમાં ન્યુટ્રલ રહે છે આ દેહ જે બહારનો દેહ છે સ્થુલ દેહ સપનામાં ન્યુટ્રલ રહે છે કારણ કે આ દેહ એમાં કઈ કામ કર્યું નથી કે પેલા બે દેહ કરેલું માટે બે દેહ ભોગવે છે સરસ ખબર ને બે દેહ ભોગવે છે સપના અને આ ત્રણ દેહ નું સપનું છે ઉઘાડીમાં છે એ સપનું છે પેલું હા બે દેહ નું સપનું આ ત્રણ દેહ નું સપનું છે આમાંથી જાગ્યો તારે સાત આ સપનું છે ને પેલું સપનું છે આ સપનામાં તો આપડે લગ્ન કે એ મારો સસરા એ મારો એ મારો બની ગયા એમાં ચક્કર ધન ચક્કર હતું છે આવું બધું રાતે સપનું નથી સપનું કરેક્ટ વસ્તુ છે ને એ બે દેવ નું કરેક્ટ છે ને આ કરેક્ટ છે બે દેવ ના સપના વધુ રાજા થયો હોય ને તો હવામાં લોહી વધેલું હોય વધેલું વધેલું હોય બે બે એના સપના તો રાજા થયો ભાઈ સવારમાં લોહી વધેલું ભાઈ અને તો ભિખારી થઈ ગયો હોય લોહી ઘટેલું હોય એટલી બધું અસર વાળું છે પણ કે બે દેહ એટલે હું બે દેહ એટલે સૂક્ષ્મ દેહ અને કારણ દેહ બે દેહ આસુર સૂક્ષ્મ ને ચાલો પછી કઈ પૂછવું પૂછજો That I છે આખા બધા મુસાર ખાના આવડો મોડો ચાપતો I want to be civilise શું કરે તમે શું હતી કહેવા માંગે છે I want to be civilise ભયંકર પાછળ હતા જાનવરે વખતે અરે જાનવરે આપડી ગાય બેસે ના અડે ભૂખે હોય તો ના અડે ગાય ભેંસ અડે એક વાળો હોય બિચારા બકરી ના અડે એ ભાઈ ના હોય એમનામાં તો હમણાં બી એક નહીં તે મરઘી ના બચ્ચા ખાય તો તે બકરી ના બચ્ચા ખાય ભેંસ ના બચ્ચા ખાય ને એના બચ્ચા ના ખાય પોતાના બચ્ચા કેમ નહીં ખાતા હવામાન બચ્ચા માન નહીં થતું એવું રેચ્યુઅલ પીપલ છતાં ઉપદેશ આપવા જેવો નથી જો આખું જગત કાશે નહી તો ઘઉં થશે પાંચસો રૂપિયા ઘઉં થશે માટે જેમ તેમ આપડે એમને મુશ્કેલ નથી અહીંયા અમારી તો ગાયો તો ઘઉં ગાયો ને ખવડાવે છે ઘઉં ઘઉં ને એવું હા પણ માટે આ જેમ છે ને એમ બરોબર છે આપડે સુધારવા આપડે કસાય ફિઝિક ભાગવો ના ના ખાય આપડે આર્ય પ્રજા આર્ય પ્રજા એટલે શું વિવેક ના લીધે ખોરાક ના વિવેક ને ધરતું આર્ય પ્રજા આચાર વિચાર અને ઉચ્ચાર જેના વિવેક પૂરક છે એ આર્ય પ્રજા કહેવાય શું કહ્યું દાદા दादा ये पूछा है कि आचार विचार वो क्या होता है आचार विचार और उच्चार ઉચ્ચાર સ્પીચ સ્પીચ રિએક્ટર હોય આપણે મધર જોડે કોઈ ઠાકોર એની મધર ને કોઈ ક્યાંક તું મારા ફાધર વાઇફ થવું એમ તો કે શું થાય ડોસી કહો આવડી છે પડે બોલતો નહીં મૂછે સાંભળું છું સાંભળું છું થોડું બોલું તો ત્યાં નીકળેલું વાત આ ભાનુબેન પૂછે છે વિવેક જોઈએ વિચારમાં વાણીમાં વાણીમાં આચાર વિચાર ઉચ્ચાર ત્રણે વિવેક સંન્યાસી શું વિચાર જતા આપણે ખરા વિચાર કરતું હોય આપણું મન એટલે ઘટાડો કહે આપણે બંધ કરી કહે સારા વિચાર કરતું આપડે તો બીજા સંસ્કાર ને લઈને વખતે પૂરે કઈક સંસ્કાર કરી જાય હોય વિચાર ખરાબ કરતું હોય બંધ કરી દેવાના મનને કેવી રીતે કેળવવું દાદા ભાનુબેન પૂછે છે કૃષ્ણ ભગવાન પાસે ઇન્ડિયામાં જ્ઞાન લીધેલું વાત સાચી જીસીસ ક્રાઇસ્ટ ઇન્ડિયામાં કૃષ્ણ નો જ અવતાર છે એમ કે કૃષ્ણ ભગવાન પર કૃષ્ણ ભગવાન નો જ અવતાર છે એમ કે ઓલા ભગવાન ના કે હવે ના શીર કહેવાય એના એના ક્રાઇસ્ટમાં આપણે શીર બોલીએ ગમે તે એના કાર્યથી ગમે તે બોલે આપણે ના કહેવાય ને બાકી વાત ખોટી છે કૃષ્ણ ભગવાન નહીં પણ કૃષ્ણ ભગવાન એક પાયલો કૂતરો જેવો એનું કે કૂતરો હતો શું કહ્યું ક્રાઇસ્ટ એટલે એમને માટે ઉભરી છે આ ગીટાના ભરવાડે ગીટાના ભરવા ગીટાના આગેવાન તમારા આગેવાન કહેવાય પાંચ હજાર ગીતો હોય એનો ભરવાર હોય તો પાંચ હજાર ને કબૂર કરવું રાખતો હોય તો તમારે તમારો ભરવાર કામ લાગે ગીતોના ભરવાર કહેવાય છે એમને માટે આપડે તો નોકર આપણે એટલી અક્કલ તમે નોકર થયા કહું કૃષ્ણ ભગવાન તમે માને તમને એની માન્યતા દુઃખ દે દુઃખ થાય એવું સારું બોલીએ આપણે શું કરું એક ગાય ઉગાડ બદલો તો એમ છોકરો જરા ગયો હતો મને જવાહરલાલ નહેરુ જેવો જ છે નહેરુ જ થવાનો છે આગુ બાપ મૂળો સંસ્કાર હોવાથી દાદા આ રાધે કૃષ્ણ પૂછ્યા કે રમા મહર્ષિ કોણ હતા જેટલા હાથી નિવાળા છે સંતો તે જ સાચા સંતો મોક્ષે જવાના છે અને જે બુદ્ધિ વાળા છે રખડી મરવાના છે તે હાથીલા સંતો મોટા મોટા જોવા જાય બે જણા હિન્દુસ્તાનમાં બીજા નાના છે થોડા ઘણા પાંચ દસ નથી એ તે રમણ મહર્ષિ અને રામકૃષ્ણ પરમ બે બુદ્ધિ બુદ્ધિ બીજા બધા એસી કે એસી કે હવે બંધ થઈ ગયું હવે પાંચ વાગે આવજો કે છે એટલે હું અમે હવે દોઢની ગાડી ઉતર્યા એટલે મારે દર્શન કરવાની પાંચ વાગે આવજો કે ઘર ચેક કરો આવું રખડાઈ મારવાનું પણ ગલતી થયા ગયા પછી થઈ બેઠા છે અમે એક જગ્યાએ ગયા હતા કે છે આગળ બસ લઈને ગયેલા પાંડેચરી ગયા હતા પાંચ દર્શન કરવાના હોય તો પાંચ હજાર રૂપિયા પડશે કેટલા કહેતા પાંચ હજાર પાંચ હજાર પડશે એટલે અમારા નટુભાઈ શું કહ્યું નટુભાઈ કહ્યું કે માતાજી ને કહો કે તમારે દાદાજી ને દર્શન કરાવે તો દસ હજાર દસ હજાર દાદો દર્શન કરવા ના મળે તે દાદો પધાર્યો છે વલનો જાય પુરુષ અજોડ જેની જોડી નથી જગતમાં પિતા ઘેર પધારે વિચાર તો ખતરા એટીકેટ વાળા જ્યાં પૈસા હોય તો ભગવાન ના હોય ભગવાન છે તો પૈસા નો હોય શું કોઈ પાઈ એક પાઈ નહીં ખાવાનું પીવાનું બધાનું અમારું ઘરને ગપવાનું આ ફક્ત અહીં ભાડું લીધું અમને આપ્યું અમારે આટલું બધું કરતા એવું નથી દેશમાં ભાઈ ઘરની ફરતી કરીએ છીએ એ ભાઈ ઘરનું મારું પછી ગામ ગામ ગામ ફરી ઘરનું તો આપણે એનો ખર્ચો ઘરનો બધો તો લોકો દુખ્યા એની પાછી લેવાનું આપડે કઈ હો હા આપી જાતે માં મારે દુઃખ નો મારે કોઈ હો આ રીતે બધું પાંચે મળશે એ લાવે છે હું આપી દે પણ આ દુખ્યા પાછી લેવાનું રાજા દુખ્યો વાળા દુખી ઇન્દિરા દુખી એને પૈસા દે જયારે પૈસા દે જયારે પૈસા દે એ ભિખારા બીજું કઈ અને આખી દુનિયાનું હોવું આપડે વર્ક નહીં આખી દુનિયાના પૈસો ઠીક છૂટે તારે દાડો વરે આતા આયા તા આખી બાપજીની પધરામણી ભાડ્યા છે તે ભગવાન ખોલું છું ભાડાનું મશીન છે બાદશાહ બાદશાહ પકડ્યું એક રાતના વેચા દેતા નહીં આવે ગોળા જેવો છું ભાઈ ગાજર જેવો ગોળા જેવો મારી પણ આવતા ખબર પડે એક પાંચ મિનિટ એક રાખો ઇન્ડિશન એક બાવો પકડી આવ્યો મારી પાસે વાંચીએ તો ગાજર જેવો ખબર પડી જાય પોતાને ખબર પડે ગાજર જેવો લગર સુકડ પર ચડી બેઠા લગર તમને થોડા ઘણા હાથા છે હાથા એટલે પૈસા લે અને ખાવા પૂરતા લે તો નથી શું કહ્યું એવાને આપણે લેટકો કરવા પડે શું કહ્યું અને માનને બાપજી કહે ને કોઈ સાહેબ બસ થયું પછી પાછા ત્યાં એને ડફો લપાય માં અત્યારે ચાલાક હોય ત્યારે પૈસા કેટલાય લોકો બોલતા નહીં રાત્રે તો દાદા પાછા પધારે સપનામાં તે પછી વિધિઓ શું કરે છે આવું રક્ષા અમે આ તો એવું ઠેકાણું નહીં એમ તો How much love he has for થોડી વખત વચ્ચે પછી કુદરત માં આવી જશે ઝાપટું કુદરતી ઝાપટું આર્યાગર નું છે ઝાપટા બધા પડી ગયા It will happen. તેમાં હવા બે ખલા બે ઋષિ કોટ છે દોડ દોડ હતી રામકૃષ્ણ ઋષિમાં દોડ હતી What did he say about them? there on the outside they have not realized શું ખોટ જોઈ તમને but there was કોઈ ના પડે they keep in one or two બધું નહીં બધું અને હિન્દુસ્તાન આ ફટાકડા ફોડે નહીં આ લોકો આપણે કહીએ તો ના ફોડે એ કે તમે ગરીબ દેશ અમારા મોટા ભાગના ફટાકડા તમારે તો નખાતા આપણી બધું ગયા પેલો આપડે પિત્ર કરો ને બાકી બીજું કોઈ આપણે તો કુદરત દલવારી આપણે કારણ કુદરત ના વિરોધી માં છીએ આપણે કુદરતી દલવાની ધરતી અને છેડે ખરો દરિયો પણ કૂદવાનો પુસ્તક માં લખ્યું છે ઓગણીસો ચુવાણું પુસ્તક કાઢેલું સેવન્ટી ફોર માં પુસ્તક આપતો વાળી નંબર વન તેમાં લખેલું છે કે વર્લ્ડ બે હાજર ને પાંચ માં વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે હિન્દુસ્તાન શું લખ્યું રસાતા નથી હિન્દુસ્તાન સંતો દેશ કહેવાય ગાડા ગયેલા તો સંતો કહેવાય શું કહ્યું સંતો ને ઠપકારો નથી એમના આચાર વિચાર ને ઠપકારો કર્યો ચાલે રાજેન્દ્ર કોને ઠપકારું છું સંતોના અમને ઠપકારે નહીં અમારે શું ભગવાન બેઠેલા અમને દેખાય ને થઈ ગયું અમારે કોઈને સેજે ના થાય સમજુ એમને મારે ધોલો મારે ને મારે એના આશીર્વાદ હાલવા પડે મને ધોલો મારે આશીર્વાદ આપવા પડે કારણ કે એમ ભગવાન બેઠા એ મેં સમજતો નથી પણ હું તો સમજુ છું એને ખબર નથી ધોલ મારી જાય કે તીક ભર ત્યાં समझ में आ गया બરોબર હજી તક માર્ગ વર્તન ને વિનય છે માનો જેના વાણી વર્તન ને વિનય છે મનોહર પ્રેમાત્મા વાણી આ દાદાની વાણી છે ને દાદા વર્તન અને વિનય મનોહર એટલે મન નું હરણ કરે આ ટાઈમ જોઈએ આ ટાઈમ જે ના દે ડિગ્રી ના દે કેમ બોલતો વાણી મનોહર હોય એ ડિગ્રી હોવી જોઈએ અમારી વાણી ભલે ખરાબ હોય પણ મનને હળ ગઈ હોય મન બીજી જગ્યાએ જતું બંધ થઈ જાય ચૂપ થઈ જાય આમ રેસ કરી રાવણ રાહ જોતા હોય કે ક્યારે જોબ પૂરી થાય તારા પાસે જઈએ બાધાઓ રાખતા હશે અમદાવાદ જઈ ત્યાં આખો રૂમ ભરેલો હોય બસે માનો તે હાડા જ્યાં થાય ત્યાર પછી ઉઠે નહીં કાંઈ ઠંડક મેળવી કોણ ઉઠે આ વાતાવરણ વર્લ્ડની અજાબી વાતાવરણ તે પછી મારા છેડ હાડા જ્યાં થાય એમ કેવું દાદા ભગવાન ના સમજી જાય કઈ સુધી આવે રાતે જવું પડે ને આ તો મીઠું જ લાગે પણ આ બેન કે તમે જાય સાહેબ મને ગમશે નહીં પણ કઈ સુધી એવું ચાલતું મને કઈ ગમતું છે તમે તમે ત્રાગી